તમારે એમને અંદાજ કરી રાખો આપણે એ જવા જાય છે તમે જવા જાઓ તમારે આવો સુરજી છે કઈ છે તમારે કઈ જોઈએ છે થોડું કઈ નહીં એવું જોઈએ કેવી સારી કોઈ લાભ સારું કરી બાળકો બધા સુખી રહેવા જોઈએ બધા બાળકો આ બધા બાળકો ભાવના રાખવાની તમારે આ પેકિંગ દેખાય છે તે પેકિંગ છે ભગવાન કરે Thank તારા બરોબર જામી ગયું છે કાપી ના ઉપાધિ કાઢી જે જ્ઞાની પુરુષ ની પાસે રહેવાથી જે સુખ ઉત્પન્ન થાય છે એ સુખ તો એનો પડછાયો છે ખાલી ટાટા સુખનો હજુ સાસુ સુખ તો એનો પ્રવેશ કરીએ ને ત્યાં જાય માટે ત્યાં આગળ શું કરવાનું છે તન મનથી એટલું જ કરવાનું છે ના તન મન ધન સર્વસ્વથી અર્પણ કરીને તો એ કેટલીક પટલીઓ બાકી રાખી તો પેલું કાચું પડ્યું જો મળ્યા છો તો નાની ગુરુ નહીં તો પછી આપણે હા પોટલી પહેલી હતી કોઈ આપી ના દે પોટલી પોટલી હોય ચાલે સારું એ સંતો તો સંતોતા રંજાય આ રંજાય પછી પોટલી કોઈ ફરી આપે નહીં નહીં એના કરતા પોટલી હાથી હતી આપવા એમને કો બધું પાંચસો ડોલર નાની પુરુષ કશું જોઈતું ના હોય એટલે તમને કહી દે કે તન મન ધનથી કરી લેજો આપણે તન મન ધનથી સર્વસ્વ અર્પણ કરી નથી તેને કરી રાખશો રહેશે મન રહેશે અર્પણ કોને કરવું અર્પણ કોને કરવું ના ના સારી જગ્યા હોય ને જ્યાં સારી વસ્તુ ત્યાં ઘણા લોકો સુખ પામે રસ્તો સારો હોય એટલે નાની પુરુષ દેખાડે કામ કરજો અત્યારે અમે તો કશું આપવાનું તમે કહીએ એવા છીએ નહીં પણ ત્યાં ડેરા છે એટલે કહીએ છીએ એ તમારું તે તમારું હિતકારી છે તમારા માટે જ છે એનું એટલે અમારે કહેવાની જરૂર તમારું પોતાનું બિલ્ડિંગ બંધાવતા રહ્યું તો કારણ શ્રીમંત એટલે મારે એમ આપવા પડે તમારું છૂટું ખરું હવે કઈ કેમ તમારે આપવાના તમારે તમારે કેમ ના આપવાના થશે તમારે ખરું તમારે શું કરવાનું છે આ વિશે કાઢે મેં એટલું જ કહ્યું નતું મારે થોડા ટાઈમ મળ્યું આ આમ દબાઈ રહ્યા છે આવવાના બાકી છે ત્યારે હું આપી વસંત શું કહેવા મળ્યા વાર ના આવે તો અહીંથી આપી દઉં છું કે ના આવે મારે શું લેવા મારી વાળી શું જરૂર તમે આવો મેં તો કોઈને લીધું જ નથી એ કોને લીધું મારે લઈને શું કામ છે કારણ કે ભિખારીઓ તો ભીખ મારે માન ના જુતાય નહીં કીર્તિ ના જુતાય નહીં લક્ષ્મી ના જુતાય નહીં સ્ત્રીઓ ના જુતાય નહીં અચ્છા સિમુદ્ર સામે કઈ વિચાર કરે આ તો આપણી પાસે પેલા આપવા તો બીજું કરવાનું કરવાનું શું કરે છોકરાને વધુ આપે તો ડાળીએ થાય લિમિટ તો હળી ગઈ આપવા યોગ્ય થઈ ના હા હોય તારે સમજવું અમે તો હોલ વસ્તુ કદી લીધું નથી બધા આ તો આ ભેગા કરાય ને તમે કરી તમને આમ તે દબાણ નહીં કર્યું ને એને વર્ગી સાથી વર્ગવતા બસ આપણે ના કહેવાય દાદા માટે દાદા થઈ ગયો મોક્ષ નો માર્ગ આપ્યો જૈન છે સમજી ગયો કે મોક્ષ મળવાનું હું તો ગભરાય કોણ થઈ ગયો મારા માટે મારી પાસે દાદા બોલું બધું જતું બીજી કઈ અડચણ છે રાઈટ થાય છે ને તારી સારી બહુ સારી સારી છે બહુ સારી રાઈટ સારી હોય તો બીજું જોઈએ છોકરા સારા છોકરા સારા પછી આવશે ડોલર જરા ઓછા છે આવશે ખાવા પીવાનું હોય એટલે ચાલે ખાવા પીવાનું હોય એટલે ચાલે ખાવા પીવાનું બહુ રાત્રે ઝઘડા સિવાય સુઈ જવાનું થાય તો બહુ થઈ ગયું શાંતિ રહે કાયમી ગમે તે અવસ્થામાં એ જોઈએ નાની આપણા હાથમાં હા બરાબર દાદા એમને કાલે કાગળમાં કેટલી ભાવના ભાવના ના પાય તો જ્ઞાની પુરુષ ના તન મન ધન થી સર્વસ્વ અર્પણ કરી ભક્તિ કરી જોકે જ્ઞાની પુરુષ ના મારી કોઈ ચીજ જોઈતી નથી જ્ઞાની પુરુષ કોઈ વસ્તુ લે નહીં એનું નામ જ્ઞાની પુરુષ કહેવાય પણ મોક્ષે ને તેમ કર્યા વગર છૂટકો નથી કે બરાબર શું કે એમને કઈ જોઈતું નથી એ તો તારા માટે જ લે છે ગ્રહણ કરે છે પછી તને જ પાછું આપી દે એ જ પરિગ્રહ ને પરિગ્રહ થી મુક્ત પુરુષ ને પરિગ્રહ શું કરો માલિક નહીં ચાલો તો આપણે જઈએ ડાક્ટર અત્યાર સુધી જાણ્યું છે એમાં કઈ કરેક્ટનેસ હશે કેટલા ફિફ્ટી પર્સન્ટ કદાચ જાણેલું પણ હોય પણ મનની શાંતિ નથી મળી <laughs> કે છે કદાચ જાણેલું સાચું પણ હોય પણ મનની શાંતિ નથી અત્યાર સુધી જાણ્યું છે કે લૌકિક અને રિલેટિવ એટલે કાયમ માટે નહીં આ જ્ઞાન કાયમ કામ લાગે નહીં વાંચેલી એમણે એના ઉપરથી એમને કઈ સનાતન સુખ અને સનાતન સુખ અને શુક્લ ધ્યાન હેમા નો not I know I don't I don't know I કોઈ પેશન્ટ પૂછે તો શું કહીશ એને તો હું કહીશ હું ડોક્ટર હેમા પારેખ છું એને તો હું કહીશ હું ડોક્ટર હેમા પારેખ છું હા પણ એ તો એ પાછળ કહે ને કે એમાં doctor Hema Parekh relative correct not relate correct તો તું શું જવાબ આપી I think I'm spark of God. શું કહે છે એટલે હું ભગવાન નું એક તણખો છું તણખો piece of piece one piece of God that's what છે તે આવડું બધું કાપી કાપી ટુકડા બનાવે ટુકડા <laughs> એક અંશ મારામાં છે એનામાં એમાંથી છે સમજવું છે સારી ગોડ એવી વસ્તુ છે અવિભાજ્ય છે એના પીસીસ ના થાય પીસીસ કરી શકાય પણ અવિભાજ્ય જેમ અણુ અણુ વિભાજ્ય કહેવાય છે અણુ અણુ એટમ વિભાજ્ય કહેવાય છે અને પરમાણુ અવિભાજ્ય થાય છે વિભાજ્ય એટલે દાદા ખબર એ અવિભાજ્ય એવું આ ઘર અવિભાજ્ય એટલે એનું ટુકડા પીસીસ ના God is in every creature, whether visible or invisible, પણ in full form. Okay, then, I guarantee. I guarantee. uh, no, that's true. But then why don't I enjoy uh, the way I'm supposed to? એ કે છે એ બરાબર તો પછી હું કે છે મને એવો આનંદ કેમ નથી મળતો કે જે હો- હોવો જોઈએ You are raised. Your God is raised. You must unveil. You must unveil. You have not દાદા ગુજરાતી આવડે છે એમને ગુજરાતી છે દાદા પારે હા ગુજરાતી છે ગુજરાતી માં વાત કરો આવરણ આવી ગયું છે આપડે કર્મ કરીએ છીએ ને કર્મ કેમ બંધાય છે હું એમાં પારે જ છું આવું આરોપી કરેક્ટ નહીં હેમા પારેખ તો બોડી નું નામ છે નોટ યુ આર અને તું કહું છું કહું હું હેમા પારેખ છું એ છે તે ગુનો છે જેથી તે રોંગ બિલીફ હું હેમા પારેખ છું it wrong belief Hema Parekh is correct by relative viewpoint not by real viewpoint by real viewpoint you are Hema Parekh is wrong belief Uh, second wrong Rangoli, I am wife of destructor, second wrong Rangoli. I am mother of third Rangoli. I am doctor, fourth Rangoli. How many Rangoli you Yes. Many. Many. Gana, Ah, so without fracturing wrong belief, how can you get up right belief? And there are complete happiness Their right belief. દાદા ગુજરાતી માં બોલો તો માસી ને ખબર પડે ખરી વાત મને અંગ્રેજી આવડે નહીં બોલી ગયું છે અને એમને ગુજરાતી આવડે છે મારી નામ શું દહીબેન પ્રભુભાઈના બા છે દાદા કોના પ્રભુભાઈ પ્રભુભાઈ એ ભાઈ ના શું સગા થાય પ્રભુભાઈ આવે છે ને તમારે પ્રભુભાઈ એમના બા થયા હા જેમની ઘરે આપણે નતા ગયા પધરામણી ના દહીબેન દહીબેન તમે દહીબેન નથી દહીબેન તો નામ છે હા તમારે કોઈ નામ આપ્યું કે મને દઈ બેન જેમ આનું નામ આપે છે ને હરેક વસ્તુ નામ આપે ચાલો એવું આ નામ આપેલું છે relative temporary adjustment temporary adjustment not be permanent adjustment adjustment and you are permanent to know we don't know તારી સાથે હેમા પારેખ ની સાથે કોણ બોલે છે વાતચીત કરે છે અત્યારે કોણ બોલે દાદા ભગવાન બોલે છે દાદા ભગવાન વાત કરે છે પણ હું ઉઠી છું ત્યાર પછી ટેપ રેકર્ડ એવી જ વાત કરું મારાથી એ મહારાજ એ વાત કરી ના કરે હું છું એટલે તો ત્રણ હજાર બે હજાર નું હજાર નું એ ને દાદા નું હરખાશ થઈ ગયા ડિવેલ્યુએશન થઈ ગયું દાદા ભગવાન વાત નહીં કરતા કોણ વાત કરે આ વક્તા છે તું શ્રોતા છું અને હું જ્ઞાતા દ્રષ્ટા છું રસ્તા કોણ છે original tape record original tape record this is not original original છે એ એનાથી એ ઓરિજિનલ એ original first original tape record billing you believe તો જે પૂછ બધું હેપીનેસ પરમાનન્ટ હેપીનેસ જોઈએ કે ટેમ્પરરી પરમાનન્ટ જોઈએ છે હે તારે પરમાનન્ટ શું કોઈ ડોક્ટર શું નથી એ બધું જોઈ લીધું એ બધું જોઈ લીધું જોઈ લીધું પ્રોફિટ એન્ડ લોસ કાઢી લીધો where is profit and where loss બહુ કાઢવા જેવું લાગ્યું નહીં બહુ કાઢવા જેવું લાગ્યું નહીં કે કાઢવા જેવું લાગ્યું દેશમાં કયું ગામ ગુજરાતમાં આમ છે ને બોમ્બેમાં જ વિચરીશું ખંભાત મારું ગણાય છે એટલે મારી સાસરેથી જાફરાબાદમાં છીએ આમ મુંબઈમાં જ ઉછરેલા પોતે પણ આમ ખંભાત એનું મૂળ ગામ ગણાય પિયર ખંભાત હા અને પરણેલા જાફરાબાદ પિયર પિયર ખંભાત હે અને સાસરી ખંભાત ના જાફરાબાદ ડોલર ને પથારી કરીએ તો હું સારી આવે ના એકચ્યુઅલી <laughs> નાનપણથી બહુ મુશ્કેલીથી ઉછરી હતી પણ ડોલર જોયા ને બંને બાજુ જોઈ લીધી એટલે નાનપણમાં બહુ જ મુશ્કેલીમાં ઉછરેલા અને પછી આ પણ ખૂબ જોયું બંને બાજુ જોયેલી છે ઊંઘ ના આવે ને પથારીમાં ઊંઘ આવે છે પણ નથી પૈસા આવે ના એની એટલે એવું એનું એક સુખ આપી ના શકે એવી વસ્તુ ના એ વાત સાચી વાત સાચી તમારી બહુ પૈસા હોય તો કઈ સુખ મળે એવું નથી ચિંતા વરી કોઈ જોયેલી બહુ બહુ કાખવાનું વર્કઅપ કરે ચિંતા વરી શું કારખાનું કરે કહી શકાય બંધ કરવી છે ચિંતા વરી કરીએ કરી આપીએ હા કરી આપીએ કે બે દિવસ અઠવાડિયામાં બે દિવસ ચિંતા પણ કરી કાયમ કાયમ કરવી છે એ બધું કરવાનું સારી રીતે થશે સારી રીતે તારે તું વરીમાં દવા બધું થાય ને અત્યારે હું માં નથી એટલે બધાને દવા કરું છું છવ્વીસ વર્ષથી મેં તમારી સિવાય બીજા રહ્યો જ નથી તમારે છવ્વીસ twenty six year not a second છવ્વીસ વર્ષથી તમારી ભાઈ એવું જે બહુ કામ કરું છું ઘણું કામ કરું છું આખો દિવસ એવું મળે તો મારા નસીબ ખુલ્યા ગણાય એવું મળે તો કે મારા નસીબ ખુલ્યા ગણાય હા પણ પછી પછી લોકોને દવા સારી રીતે કરી ને બરોબર અત્યારે પણ એ બધું અત્યાર સુધી એવી ઈચ્છા નથી અને લેવો ચાર દિવસમાં આના નથી કોઈ સ્થિતિ ધર્મ હોય તો છોડી દેવો નરમ સ્થિતિ હોય એની બીજા શ્રીમંતો પણ હવા ભાવે લેવો પણ ગરીબ સ્થિતિ હોય છે એ પણ મેં જોયું છે એટલે માં રહે છે જોડે છે એનું દવાખાનું જુદું છે હા દવાખાનું જુદું છે સારા મૂડ માં રહે છે કે ખરાબ મૂડ માં કોણ હું ડાક્ટર ઘણે ભાગે સારા મૂડ માં પણ ગુસ્સો જલ્દી આવી જાય ઘણા ભાગે સારા મૂડ માં પણ ગુસ્સો જલ્દી આવી જાય અને તારો મૂડ કેવો રહે છે મને ખરાબ જલ્દી લાગી જાય મને ખરાબ જલ્દી લાગી જાય નહીં બહુ લાપડ લાપડ રાઈટ દાદા અમે હોસ્પિટલમાં સાથે જમીએ ને તો આ સત્સંગ સત્સંગની વાત ઘણી વાર કરતા એટલે એમને થોડો ઇન્ટરેસ્ટ છે પુનસારી છે પુનસારી અમેરિકા મને ક્યાંથી જઈએ થાય હું ભેગો થયો એનું કેટલું જબરદસ્ત પોઈન્ટ આવું કોઈ આવું ના શીખવાડે લોકો તો આવું કે છે સભા લાવો બિલ્ડિંગ રાખો ફરણ કરો ગાડી બીજી આવો ફરણ કરો મોક્ષ ચડાવ્યો હતા મોહ ચડાવે બધા હેલ્પ કરે મોહ ચડાવવામાં અમે તને મોહ ઉતારવા તારા સુખ ને સાચા સુખ ને ફરી આપીએ મોહથી જે સુખ આવે મસ્તી નું સુખ કેટલી વખત રહે રાતે સુઈ જાય તો ઉતરી ગયેલી ભાઈ ચિંતા રે પાછી કે આ ચાલુ જશે ચિંતા રે કે જતું રહે છે આ બધું જતું રહે છે એની ચિંતા રે હા નવી ચિંતા પછી આવી છે જતું રહે શું છે ચિંતા હવે આ બધું હોય તો તને ચિંતા ના થાય એવું એવું જ્ઞાન આપીએ ભલે આ બધું એમ નાખી નહીં દેવાનું આપી નહીં દેવાનું કોઈને આપી નહીં દેવાનું એટલે નાખી દઈ દેવાનું ભોગવવાનું હેમા ભોગવે અને તારે હેમા નથી કરવાની તું જુદી છે હેમાંથી ડોક્ટર ડોક્ટર પણ ચિંતા એકલા કરશે તારે કોતો બે જણો કારખાનો ચાલે તો સારું કોતો બે કારખાનો બંધ થઈ જાય તો સારું છે પણ આવે છે એમને વાંધો નહીં આપણે સારું બંધ થયેલું આ ક્યાં દવા કરે ડોક્ટર હોય છે ડોક્ટર તપાસ કરશે ને તારી બંધ થયેલું તારી મૂળ સારા દેખશે એટલે તપાસ કરશે પછી આપડે જી વધારી દઈશું ઘરે <laughs> એને લાગે ભાઈ કાલે પંદર છે આજે વાત કરતો એમની જોડે હું વાત કરું છું એમની જોડે વાત કરીને પણ હું શાંતિ અનુભવું છું કોઈ પણ માણસ નું કાળજું ચાલુ પડેલું હોય એટલે ત્યાં બેસે આપણું કાળજું ચાલુ પડે नहीं तो काजू तो लारा हर गया हरकू है ठीक है તમે તો પાછા વાણિયા ને વાણિયા કાયદામાં તો લહરા જ હોય એવું કેમ એવું કેમ એવું કેમ વિચાર કર્યા કરે ને બધા આખો દાદા વિચાર ને આમ શું છે આમ શું છે આમ શું છે લાલા હેરતા જેને ઓછા વિચાર છે ને એટલે ભોળા જરા આ તો આખો દાડો વિચાર કરે વળી કેમ નામ કે આખો દાડો બધી બાબતનો વિચાર કરે છે કયા કરે પછી આખા લારા હગ્યા કરે સારો ના પડે વિચાર બંધ કેવી કરવા પણ એને એમ લાગે હું વિચાર કરું છું મારી સેફ સાઈડ છે એવું જાણે છે અને બીજા લોકોને એમ છે કે ભગવાન આપણી સેફ સાઈડ રાખશે મને તો ભગવાન ઉપર જાત મારી જાતે સેફ સાઈડ થઈ ગયો તેનો લાડા આગળ તારું સારું છે ડેવલપમેન્ટ સારું છે કેટલી ઉંમર થઈ તારી છોકરા બોકરા કોણ ખાનારું છે આમ છે તેમ છે હા આવું કેવું જમતી દેવા ના દે લોકો પાંચા કે જુઓ કુરકુરિયા જેટલા છોકરા શું ખાય જંતુર દેવા ના દે જીવવા ના દે ને કારણ પોતે બળેલો બીજા બાયો વગર રહે જ નહીં પોતે બળેલો હોય ને બીજા કોઈ રહે બરાબર અને સુખ્યોમાં બીજાને સુખ આપે જો ડાક્ટર સુખ્યા થાય સુખ આપે છે ને તને હમ બીજું કઈ પૂછ બહુ પૂછ્યું મારે પૂછ્યું એમને સવાલ પૂછો વિચાર કેમના બાદ આમ કરી નમસ્કાર કરું દાદા મારે શી ગરજ છે મારે ત્રણસો ને છપ્પન ડિગ્રી છે ભગવાન ત્રણસો સાઠ ડિગ્રી મારે ચાર ડિગ્રી ખૂટે છે તો તારે થોડી ઘણી ખૂટતી છે ને હા ઘણી ખૂટે છે તે એડજસ્ટ કરી આપી માર કુમેરા મારા હાથમાં ને માર કુમેરાનું હાથમાં મારા હાથમાં છે હવે કરીએ લવિત જીના બુક કાઢલા ને પત્ની મૂક્યા છે કરવાનું છે કરી દીધી નથી કરી નીરબેને પૂછી દઉં કામ વિચાર કલાક ચાલે શોધી લે નીરબેને પૂછી લાયા વિધિ કરી દે દાદા નમસ્કાર કરું જય